નથી તમે આ જુદી વસ્તુ જુદી છે બહુ દાડા આવશે તો સમજાશે તમે અમે સમજાવી છે તમે હા શું પણ દાદા આવ્યા પછી કોઈને જવું નથી અહીંથી બધા લાગે ના જવાની તો ઘણી ઈચ્છા થાય પણ આ ઈચ્છા થઈને પાછું બીજું જુઓ તો બીજા મોહ કે મોહ અગર તો અગડીને ખરાશ નહીં થયું દાદા એમને પ્રશ્ન તો કે હેતુ શું છે આ મનુષ્ય જીવનનો મનુષ્ય જીવનનો હેતુ એટલો જ છે હિન્દુસ્તાનમાં જતો હોય તો ઇન્ડિપેન્ડન્ટ કેમ થવાય એટલું જ હેતુ આ ડિપેન્ડન્ટ પણ છે તે પરવસ્તા પણ એ કેવી રીતે જાય ઇન્ડિપેન્ડન્ટ એટલે મોક્ષ કહો સનાતન સુખ કહો જે કહો તે ઇન્ડિપેન્ડન્ટ બરાબર એ હેતુ હિન્દુસ્તાન લોકો અને ફોરીના લોકોને કેમ કરીને વિશેષ ભોગવટો સુખ ભોગવી લઈએ એ એમનો હેતુ મોક્ષ મળી ગયા પછી અહીંયા પાછું આવવું પડે નહીં ને મોક્ષ મળી જાય પછી તો પાછું ના આવવું પડે ના ના પછી પાછું ના આવે આ કર્મોનું બંધન ક્યાંથી શરૂ થયું કેવી રીતે શરૂ થયું કર્મોનું બંધન કેવી રીતે શરૂ થયું સાચી શરૂ થયું કર્મનું બંધન ઇગોઇઝમ ઉત્પન્ન થયો સાથે થયું ઇગોઇઝમ ને મમતા ઉત્પન્ન થયું સાથે થયું જો ઇગોઇઝમ ના હોય તો કર્મ બંધાય ને એટલે કાલે તમને કર્મ બંધાય ને એવી સ્થિતિ કરી આપી અહીં કર્મ કરો છતાંય બંધાય નહીં અને આજે તમે રિસ્પોન્સિબલ છો કઈ કરો કે ના કરો તો તમે રિસ્પોન્સિબલ છો અને તમે રિસ્પોન્સિબલ નહીં તમારા મિત્ર રિસ્પોન્સિબલ ના ગણાય તમે રિસ્પોન્સિબલ કહેવાય એટલે કાલે હું તમને કરી આપીશ પછી છૂટા કેવી રીતે આ મારો છોકરો આ મારો છોકરો એ મારો છોકરો બોલવાથી મમતા થઈ જાય આ નય મારો નય મારો ન હોય છૂટી જાય શું કહે સાયકલ ઇફેક્ટ જ છે મમતા એટલે નોય મારો નોય મારો કહે છૂટી જાય ના પડી સમજ ના પડી સમજીએ છીએ છતાં યાદ કરીને રડીએ છીએ ના એ સમજીએ નહીં તો એવું કરો તો કશું ના થાય નય મારે ના મારે જાણતા નથી કરતા નથી લોકો મારો છોકરો મરી ગયો ગા ગાયબ કર્યા નય મારો નય મારો પાસે કાલ રોજ કલાક બોલે તો મહિના હોય સુધી કાલ થઈ જાય કશું કોઈ પોતાનું હોય કઈ રસ્તે આ દુનિયામાં પોતાની હોય જતી રહે ખરી બાર ખેંચી જાય જતી રહે પોતાની જતી ના રહે સમજ પડી બેન કાલે આવો ને ગોળ નીકળી જશે બધું ફરી લાગે પડી જશે સરસ મગનભાઈ નો આજે ફોન હતો લંડન થી દયાભાઈ નો વાતચીત વધારે નથી કરેલી હોતી એટલે વાતચીત કરે એટલે પાછળ હું તો કહી દઉં ને કે અહીંયા આવીશ નહીં એને પછી દીકરા છે નહીં શું બોલું હા અહીં ફસે જ નહીં જેવી જગ્યા આટલી હોય કોઈ તો આટલી જ જગ્યા છે કેવી સરસ વાત અહીં ફસાયા નીકળ્યા નહીં જાય જ નહીં નીકળવું જ નથી અરુણભાઈ કે નીકળવું જ નથી ડાક્ટર પેલા આવ્યા હતા ને <laughs> ના ના દાદા આવ્યા હતા એક વાર લગાવવા માટે જ બોલીએ છીએ <laughs> અહંકાર ને પકડીને ખંખેરવો પડે નહીં તો માણસ સાંભળે જ નહીં ભાઈ પોતાનો પોતાની વાત મૂકવા જાય હવે આ વાત છે તે વિવાદવાળી વસ્તુ બધે વિવાદ ચાલે એ વિવાદ ના હોય જે પાંચો બેસી રહે ત્યારે આત્મા કબૂલ કરે એટલે તત્મા નહીં પાંચરો બે નહીં પેલો કઈ થોડો ફરેલો કરેલો કઈ કઈ રીતે એવું લુગડું જાપ્યો પછી જતો લાગે ભાઈ સીધા માણસ વિચારા કઈ આડા કડક કડકાઈ ચંદન કરી હોય તો ખબર લાગી જાય ને સીધા માણસ વિચાર સ્ટેજ પર સીધો કહેતા હતા કે તામસી હોય તો શિવ પૂજે રજસ હોય તો વિષ્ણુ પૂજે તો સમજાવો કેમ મોટા છે તું નથી આવી દાદા દાદા કરવાનું દાદા દાદા કરવાનું મેડિસિન આપી દાદા પાસે બેસવું છે ઊંઘું નથી બરોબર દાદા પાસે જવા જતા એક બેબી આપે એને પ્રભાવો આવે કરો ફરજત પૂરી થઈ જાય પછી આપણે છૂટો ફરજત પૂરી કરી પડે તો લોકો એમ કે દેવી પહેર્યા પછી જાય પહેરાય મોકલી વળાય પછી જાય પછી ડાક્ટર સુધી જવાય ને ચાલે ને વ્યવહારમાં છે મા બાપ ફરજિયાત છે ફરજો હતો છૂટકો જ નહીં ના તમે તમે ના ફરજો બધા લોક કે તમને વડે ઉતારો છું પંદર આવવા દેવાનું શુક્રવાર છે એટલે આજે આજે તો સુઈ રહેવાનું કાલે રાજાનો દિવસ એટલે આજે તો સત્સંગ કર્યા રાખવાનો દાદા ને આપણી સાથે દાદા એ આવે આજે શુક્રવાર છે કાલે રજાનો દિવસ એટલે આજે સત્સંગ કરી રાખવાનો આજે તો ભારે સત્સંગ મોડે સુધી કરવાનો મોડે મોડે સુધી સત્સંગ કરવાની દાદા સાથે ક્યારે આજે અત્યારે અત્યારે સત્સંગ હા ચાલતો છે તો ચાલુ રહેવાનો ચાલુ રાખો સત્સંગ હજી એકાદ કલાક હમણાં બધા ઘેર સુઈ જશે ના પણ કોઈને ઊંઘ નથી આવતી બધા ઊંઘ આવે છે કોઈને ઊંઘ નથી આવતી દાદા બધાને સત્સંગ કરવો છે બોલો બોલો બધા તમારા તમે કઈ બોલો તો તમે કહો કે બધા ક્રમિક વાળા તો એમ કે બધું ત્યાગ કરાવે તમે તો લઘુત્તમ થવાની વાત કરો વ્યવહારમાં હા એ તો બહુ ભારે થઈ ગયું દેવી જી દાદા આજે થોડું વધારે માં જઈએ આજે જરા વધારે ડીપ માં જઈએ એમ ટીપમાં જાઓ કોણ વાપરતો એને ઘેર ડીપમાં ગઈ નહીં એના ઘેર બેઠા હતા ડીપમાં ગઈ નહીં એમ કે પૂછ્યો પૂછતા પૂછો એમ કે ઉકેલ થઈ મોહ નો ઉકેલ થઈ ગયો ને એમ થઈ ગયો એ ડીપ થયું ને એને ઘેરે ડીપ થઈ ગયું ને દર્શન હજાર દસ બાર હજાર દસ એક હજાર એક આપે દાદા ડાક્ટરે બરોબર કદર કરીશું દાદા કાંતો કદર કીધી કાંતો સસ્તામાં પતાવ્યું એમાં એક વસ્તુ થઈ કાંતો કદર કરી કાંતો સસ્તામાં પતાવ્યું બેમાંથી એક વાત થઈ મગનભાઈ કહે છે કદર કરી ને મોહ કહે બહુ સારું આપણે તો આત્મા પર મોહ અને દાદા પર મોહ બે જગ્યાએ મોહ કરવા જેવું છે બીજી જગ્યાએ મોહ કરવા આખો દાદા દાદા સંસ્થાન વિષય છે ને ચાર ધર્મબેન ચાર પાયા ચોથું છે તો સંસ્થાન વિષય દાદા વસ્તુ ઇફેક્ટ વાળી છે સાચી વાત ને તો આપણે આત્મા એ પ્રાપ્તિ માટે એને એ ઇફેક્ટ થવા દેવી ના જોઈએ ક્રોધ માન મોહ માયા થવા દેવી ના જોઈએ પણ એ ઇફેક્ટ વાળી છે તો એ વિરોધાભાસ ના થયો એ પ્રકૃતિ એની એ ઇફેક્ટ કરે જ ને કે નહીં આ કોઝિસ હોય મળદાર <coughs> નવું કર્મ બધે દાદા પુષ્પાબેન પૂછે છે કે આ સ્થૂળ મોરી વાત તો આપણે સમજાવી કે ભાઈ આ સાબર પડતી નથી ને જેનાથી આ લટકવાનું બને છે એ જરા સમજાવો ને એ સૂક્ષ્મમાં ક્યાં ક્યાં લક્ષ આવે છે સૂક્ષ્મમાં તો કાર્ય આપે તમારો કશું ખોવાનું જરૂર છે ચેતન છે ને નહીં કશું રહ્યું નથી આ મેળ રહ્યો છે તેથી હીરાની મંગળીઓ કરેલા ત્યારે નહીં બહુ બહુ દાદા તમે કીધું ને કે હીરાનો ધંધો સારો અને વાણિયા કરવા જેવો તે વાણિયા કીધું કે કર દાદા ભગવાન શું કરતા છે બધા શું જાણતા છે હું તો આવું દાદા દાદા ભગવાન નહીં પ્રગટ થયા એટલે હું હું નમસ્કાર કરું છું બરોબર ને હું તારામાં બેઠા પણ તારા પ્રગટ નહીં થયા વ્યક્ત નહીં થયા એ વ્યક્ત થયા બરોબર ને તારામાં આવરણ થઈ જ છે આવરણ અનવેલ કરવાનું શું બરોબર ને દાદા ભગવાન ક્યાં છે આનંદ માણસ અત્યારે પૂરો થઈ શકતો નથી સંપૂર્ણ આ કાળ એવો છે એટલે ત્રણસો છસો મારી ડિગ્રી છે ભગવાન ત્રણસો સાઠ ડિગ્રી એટલે મારે ચાર ડિગ્રી ફૂટે છે એટલે હું દાદા ભગવાન નમસ્કાર કરું છું તારે ખોટી છે થોડી ઘણી આજે આવવાનું છે ને વિચાર આવ્યો બોલાય ત્યાં દાદા ભગવાન સિંધે જગ્યા તું બોલાય આ બધા બોલે આઠ છ પંચ્યાસી સવારે જયંતિ પટેલને ત્યાં લોસમાં મને બીજી ધમકાર સમજાય જરા એકલું વિચાર કરી કરતો હોય વિચાર એકલા બીજું કઈ નહીં વિચાર એકલા જ આવ્યા કરતા ને ખબર પડે વિચાર ચાલ્યા જ કરે છે તીકડે મન એકલું હોય છે તીકડે બુદ્ધિ એ નથી અહંકાર એ નહીં હોતો અહંકાર તો જોયા કરે છે બુદ્ધિ જોયા કરે વિચાર ચાલે છે ચિત્ત નથી હોતું તીકડે અને એ બંધ જાય એમ કીધું એટલે ચિત્ત બહાર ભટકવા જાય તે તને ખબર પડે કે જો અને અત્યારે ચિત્ત ઠેકવાની અહીં ઘેર ખાતી હોય ને પણ ચિત્ત તો બહાર ગયેલું ઓફિસમાં જાય બોટલ ઉપર તો આવી મોટલ પર જાય સુનિલ વાત કરીને પાછું આવે એ ચિત્ત ભટકવા જાય છે તો જોયેલું બહુ ભટકે છે પોલીસ વાળા ના પકડે બીજા લોકો ભટકેલ ને પકડે પોલીસ વાળા આને પકડે નહીં કઈ અને પાછું તે બધા પાછા ટિકિટ બિકિટ લે ઇન્ડિયા પાછું આવે પાછા ટિકિટ બિકિટ લેવી ના એ જગ્યાએ ચિત્ત કામ કરે એ મન ના કહેવાય પછી બુદ્ધિ નફો ખોટ દેખાય તેને બુદ્ધિ જ્યારે વેર ઇઝ લોસ અહીં ટ્રેનમાં ચડતું ચડવું તો પેલા પેલા આમ પ્રોફિટ લોસ જોયા કરું ક્યાં જગ્યા છે ક્યાં નહીં એટલે પ્રોફિટ તો કદાચ મન મન બુદ્ધિથી પ્રોફિટ જ ફળ કરે કોઈ પેલો ખોટ દેખાડે હતાશ થઈ હેરાન કરે આમ થઈ જશે તો તેમ થઈ જશે ના બોલતા આવે એના કરતા બુદ્ધિ ને જીભ કાચી લે બહુ હારી આખો દાડો કચ કચ કચ કચ કચ આમ થઈ જશે તેમ કોક કોકને ને પચ્છા કરતા દેખાય એટલે કે મને થઈ જાય શું થશે એટલે અવનો કર્મ વેદે છે પોતાના કર્મ કરેલા ભોગવે છે એમાં આપણે જે થઈ જાય આપણે કર્મ છે આપણે ભોગવી જોઈએ પણ એવું ખોટું આ બુદ્ધિ આમ ફતે ફરે એને હેરાન કરી કર્યા કરે અને અહંકાર તો આંધળો છે આંધળો એ બુદ્ધિ દોરે જ્યાં આગળ બુદ્ધિ માગે ચાલે છે અહંકાર કોઈના કાબુ નહીં બુદ્ધિના કાબુ બુદ્ધિ કે મન વિચારે કે આપણા હિતનું છે એનું એક આઘાતન આઘાત થાય અને બુદ્ધિ કે આપણા કામનું નથી એટલે કે ના થાય છોટો રહે બુદ્ધિ કે મન મનમાંથી જે અધ્યવસન ઉભો થાય છે એ આપણા હિતના છે એટલે તરત વાંચે બુદ્ધિ વાંચીને કે આવું કે છે એટલે પછી એમને વિતરે વિચલિત તન્માયકાર થાય તારે વિચાર કહેવાય ને વિચાર કહેવાય નહીં તો અહીંથી વિતરે અહંકાર અને પછી તન્માયકાર થાય તો વિચાર ને વિચાર કહેવાય મન વિચાર નહીં કરતું બે ભેગા થાય સાર વિચાર થાય એકલું એકલું કરે તે રસોઈ કરી એ બધું પાણી ગટરમાં જતા કરે એકલું કરે નુકસાન કરે અને બે ભેગા થાય તો આદરી કરમ બંધાય વિચાર વિચરે અહીંથી વિચરે ત્યાર પછી વિચાર કહેવાય ને વિચરા વિચાર ના કહેવાય આપણે અહીંથી વિચરીને ભેગા કા થાય તને થાય તારે વિચાર કહેવાય નહીં તો વિચાર કહેવાય અહંકાર તો વિચાર સારા વિચાર આવતા હોય એટલે બુદ્ધિ તન્મા આકાર જાય એટલે વિચાર સહી કરે બુદ્ધિ સહી કરે બુદ્ધિ જો સહી કરે તો હા એ અહંકાર સહી કરે એટલે આ ત્રણની પાર્લામેન્ટમાં ઠરાવ નક્કી થઈ જાય ચિત્ત ના કરતા ભટકતું રહે પાલન ચિત્ત નું પછી ચાલે નહીં અને ચિત્ત નું ચિત્ત ને જોડે બુદ્ધિ થઈ ગઈ તો મન નું કશું ચાલે નહીં આ પાર્લામેન્ટ છે Suppose buddhi listens to cheat, then man has to be silent. One is just. Yes, that is Krishna. The process. Yeah, the, then the uh, action will not be according to mind feeling, but it will be according to chitta. To whom the tree is accepting the wind of the spine, yeah, that will be, that is coming uh, with your feeling. That action will Yeah, yeah. So now the chit and, and the thought, chit, uh, which one is better or? There is nothing more better or Yeah, chitta is more sukshma than mind and is completely us. And it is very powerful. if that he becomes pure, just that is nothing but that. And it's impure chi is nothing but all this Nina and Nina chi. That is what the that we are there, that is the Shuddha chi. Shuddha is like, five thoughts or દાદા તો આપણા એને જોયા રાખતા હોય પછી પેલું બુદ્ધિ કામ કરવા ડખો કરવા લાગે પ્રોફિટ એન્ડ લોસ બતાવવા લાગે આ વિચાર આવે ત્યારે તો આપણે કેવી રીતે અલગ રહેવું આપણે કેવી રીતે છૂટું રહેવું જો વિચાર આવતા હોય મન ચાલુ હોય પછી બુદ્ધિ ડોકો કરવા માંડે આ સારું છે કે નહીં સારું પ્રોફિટ એન્ડ લોસ લખવા ઓટોમેટિકલી બરોબર ત્યારે આપણે અલગ કેવી રીતે રહેવું આપણે જોયા કરવું પણ એટલે તો આપણે ખેંચે છે ખેંચે છે સિગ્નેચર માટે પેલી શું શું કરે છે બુદ્ધિ શું કરે તે જોયા કરો અને મન શું વિચાર છે તે જોયા કરો કે કઈ વસ્તુ અંદર છે ને આપણને ખ્યાલ છે કે આ ખરું છે કે નહીં ને આપણને સમજે સિગ્નેચર લઈ જાય છે આપણી અહંકાર પાસેથી સોરી કરી રહી છે ને એવું એ કરે કે સમજે લઈ જ જાય ત્યારે જાગૃતિ નથી રહેતી કે નહીં નહીં નહીં એ ખબર પડે ને તે જાગૃત તો છે જ તું એ બાજુ ધરી છે ડરી પડું તને ગમે છે એ બધું તને ના ગમતું હોય ડરે ડરી ના પડે ને ના ગમતું તે એટલે ફીકું નથી લાગતું એમ કેવું છો એટલે ફીકું નહીં ફીકું નહીં ડરી પડો તો પછી એવું કઈ રીતે કરાય ગમતું તને હોય તો તું તન્માકાર ના થઈ જાય જુએ ગમતું ના હોય આપણે અમુક વસ્તુ આવ્યું આપણે તમાર તમને મળ્યા તેની અગાડી અમને અમુક વસ્તુ ગમતું હોય હવે આપણે સમજ પડે કે આ ચીજમાં સુખ નથી તો છતાં આપણે sometimes you forget and you think that it's happiness and then you have to force yourself to remember that okay <laughs> it's nothing you know you know what I mean so uh, so what is that How who shows that to be feeling or that it's when after you do something you know it's at that time you're experiencing temporary happiness but it's always retrospective when you look back it's like you know that's not what it is so when the time comes where you can learn it. at the same time. At the same time. એમ કે છે કે આ વિનાશી વસ્તુમાં સુખ છે એવું અંદર થાય છે ને તરત એમાં પોતે તન્માયા કરતી ને એમાંથી સુખ લઈ લે છે પછી પાછળથી એને ખબર પડે છે કે આ તો રિલેટિવ સુખ લીધું તો કે એવું એવું ક્યારે બને કે જ્યારે ભાઈ પોતે ખેંચાતું હોય સુખ લેવા માટે ત્યારે એને જાગૃતિ રહે અને સુખ ના લે એમાંથી એવું ક્યારે બને હું તો તને એવું છે ને કે તારું ડિસ્ચાર્જ સ્વરૂપ છે તેને સુખ જોઈએ છે હવે તને સુખ છે ને એમાંથી ભૌતિકમાં છે નહીં એટલે એટલે આમાં સાહેબ સુખ છે નહીં એમ કરે એટલે તું સુધી જઈ શકે ત્યાં તો સુખ સનાતન સુખ ને સુખ માને છે આ તો ભૌતિક સુખ છે ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ ને વિનાને સુખ પડે તો મીના વિનાને કેવું કે શું કા આમ કરે છે છતાં સુખ ભોગવે ગમે છે તે મીના ગમે છે તો જોડે વાતો કરવા લાગ ને મીના જોડે વાતો કરવા લાગ લાતો કરી દીધો એક એક તો કાયમ કરું છું ના બરાબર નઈ કરતે આવું ધર્માકાઠૈલે કરતે નથી દાદા એક તો આજુમાં શું કે અંદર કે પછી માතු સુખ હે માથે દુખન હે હા પછી શું કરવા પડે મારે માතු સુખ હે ને મને રાખું બદ રાખ હા તો પછી માર સુખલા પડે જીની જીની જોવું લાગું કે હું કાઈ કે આખો મન મિનીસ્ટર એક મન ભલે દે કે ભૂલી જવાય પણ એ પછી ટેમ્પરરી જ કહેવાય But then also that is only that also is only temporary. Mm -hmm. So that's why I started watching so much TV. I never used to watch that much TV before. no, really. કે બહુ આર્ગ્યુમેન્ટ કરે મારું માથું દુખી જાય ત્યાર પછી હું પછી એને ડાયવર્ટ કરવા માટે ટીવી જોઉં ના એ પછી પાછું ટેમ્પરરી હોય પછી શું કરું કે મારે તો ટીવી જોવાનું વધી ગયું શાંતિ નહીં શાંતિ ના રે બહુ માથું ચડી જાય એ છે મેં આવું થાય આવું થાય તારે મારું નામ કહું તો જુદું મારું આ મારું આ નો એ લિમાર્કેશન લાઈન નાખેલી મારું ના એમ બોલતો છું Thank કે ગઈ આખું વર્ષ મને આ મન મનનું બહુ રહેલું બહુ ફ્રસ્ટ્રેશન બહુ રહેતું હતું શાંતિ ને બદલે શાંતિ ને બદલે મન બહુ પજવતું હતું એને એનાથી એને ફ્રસ્ટ્રેશન માં રહ્યા કરે આપણે લેવા દેવા નહીં પદે છે લેવા દેવા નહીં ત્યાં ઓળીને જોવાથી કે ધજા વાંચતા છે ને ખબર ના <laughs> જોવાથી અમદાવાદ કરે તમે દૂર હતા સુધી વાત <laughs> પવન <laughs> નહીં બધાને કયા એવા કર્મો હતા કે અમે એકાવન વર્ષ સુધી અમારે તમારે રાહ જોવી પડી એમ ક્યારે મારી એકાવન વર્ષની ઉંમરે તમે મને મળ્યા તે કેવા પ્રકારના કર્મો હશે ચીકણા કે આટલું બધા મોડા મળ્યા એમ કયા પ્રકારના છે કેવાલી <laughs> એને વહેલા મળ્યા તે જ ને તે જ ને એમ વેલાવાને બગાડી દે જાય બસ પાછી બગાડે મોડા બધા તો છે ચોખ્ખું એટલે કશું બધું ભય વાળું જગત છે તેમાં હાલ જે કહી ના બરોબર મળ્યું ગયા અને મોડું મળ્યું એટલે હવે આ જ દે સાગર દાદા મારે તમારી પાસે એક વસ્તુ માંગવી છે બે વસ્તુ માંગવાની I would want to be with me 48 minutes before I die instead of last 48 minutes of my life. 48. 48 minutes. એમ કે છે કે હું મરું ત્યારે મારે છેલ્લી ઉડતાલીસ મિનિટ મારે તમારી સાથે રહેવું છે તેથી ભાવના કરજે બાકી માણસ ક્યારે બગાડી નાખી કહેવાય નહી આ બધા મહાત્માનો એવું રાખજો આ રીતે એવું રાખવા બધા બગાડવી જ નહીં જોઈએ દાદા અમારે એવા કઈ હા બરોબર છે હા સંજોગો બધા મૂકી નાખ્યા એને કરતા હા ના પણ અમારા કર્મ એવો નિબંધ થાય પાંચમી ઉંમરમાં આવ્યું ને એ સારું થયું કે હવે આ દિશામાં આ કામ તો કરવાની હવે આ ઈચ્છા થઈ પેલા તો આમ કામ કરવા કેટલાય સમુદ્ર સાથે મોડું મળે તો સારું વહેલું કોઈ નક્કી ના કહેવાય ના પણ અમારા અમારા વિચાર કોઈ પણ સંજોગોમાં નિશ્ચય એવો કરાવજો કે બદલાવા જ નહીં જોઈએ મોટી મનાવાળા આવે કિનારે જવાનું થયું છે દસ વર્ષ પછી કિનારે આવવાનું થયું પછી કઈ ચેતરાય નહીં બધું પણ એના બાળકોને બહુ જોવાનું એ કહે વહેલું મરી વસ્તુ શું ફાયદો થાય કંઈ ઘૂસી ગયા કોઈ વંટોળી હોય તેમાં ફસી જાય બીજું હોય એના કારણે છેલ્લી ભણવું સારું સરસ્વતી પાણી હોય ને ત્યાં એને ઊંઘો રહી હોય નીચે ઉતરીને જલી જાય દાદા આશીર્વાદ આપો કે દધીએ તમારી જોડે જઈએ અડતાલીસ મિનિટ ભાવના ડિસ્ચાર્જ ભાવના કહેવાય છે ચાર્જ ભાવના કઈ જેના કર્મ બંધાય એ ચાર્જ ભાવના અને આ બંધેલી છે જે સ્વામિના તે ચા વિચાર સુધી કદે આવે તે પછી ડાક્ટર આવી ગયા બાકી રહી ગયું રમીલા બાકી રહ્યા દાદાનો ખૂબ જ વિરહ લાગે પછી પણ એ ઓછો બી થાય છે કોઈક વખત એટલે ભૂલતા નથી બધામાં આજ્ઞામાં રહીએ પણ જરા ભાવ પકડતા નથી પણ ઓછું થાય એમ પ્રકૃતિ ના દે આ પ્રકૃતિ હા એ બધા આટલું બધું ધરાય પડે પછી ઓછી કરશે કરે અને ઈચ્છા થઈ છે મારો મારું સ્વરૂપ સ્વરૂપમાં એવું છે એમ કર્યું પાર પાર કરે અને આપણે તો આત્માને તે આત્મા તારો જુદો પડી ગયો તે જે તું છું તે પુષ્પા ગમે તે કરે તો પણ તું અશુદ્ધ થયો નથી એવું શુદ્ધાત્મા કેવા વાગે એ જો તારા મનમાં એ થઈ ગયું દાગ પડી ગયો તો પછી કાચું પડી જશે શુદ્ધ શુદ્ધ ગમે તેવું હોય એક માણસ ખૂન કરી નાખે પણ છે તે શું તો શુદ્ધ એવું આલસ રહેવા માટે આ શુદ્ધ આત્મા કહી દે છે એક દહીં દહીંને બોલોવી અને મખણ કાઢ્યું અને પછી શાકમાં નાખીને ફરી વધારે કર્યું પણ એકાકાર થાય નહીં મોખાન મોખાન ડિમાર્કેશન લાઈન નાખે પછી આવે પેલું માંગે છાશ એ છાશ છાશ કોઈ મખણ ના થાય મખણ છાશ ના થાય સમજાય ને ડિપ્રેશન આવી જાય કેટલાક માણસ મારથી આવું થઈ જાય છે બરોબર ખોટું કરે તેને કેવું પ્રતિક્રમણ કરે કેમ અતિક્રમણ કરે ખોટું કરે તેને ના ઓળખ્યા તો કાયમ ઓળખવા કેમ ખોટું કર્યું પ્રતિક્રમણ કરો એટલે આપણે છૂટા એની કાબીલી થઈ ગઈ ડાક્ટર એવું કરો છો તું હા દાદા હા <laughs> એવું જોઈએ તો સમજણ પડે શબ્દ શુદ્ધ મૂકવાનું કારણ જ છે બાકી કઈ આત્મા તો આત્મા જ છે શુદ્ધ છે જ કરે છે એમ કે શુદ્ધ બોલાય ને આપણે તમને કાટા ના પડે એટલા માટે પૂછતા ગમે તે પરિસ્થિતિમાં શુદ્ધ જ છો તમારી શુદ્ધતા જતી નથી જેમ મખણ સુધી છાશ કરી ના રહે આપણે છાશ છે ને એનો વલોઈને આપણો લોચો મખણો થયો મેં નાખીને ફરી વલો ખૂબ વલો એ ધમ ધુકાર વલો તો પણ બે એકાકાર ના રહે અને છાશ છે તે મખણ નથી મખણ છાશ નથી એવું છે આ દાખલો પરવો સમજાઈ પડે અરીસામાં જોઈને ધમકાવાની બહુ મજા આવે શું ઠપકો આપવાની બહુ મજા આવે બરાબર અપાય એમને બેઠા હોય તો આટલું બધું અરીસામાં મોડું દેખાડશે એમ કહેવાય મોડું લઈને કે હું અનંત જ્ઞાન વાળો છું અનંત શક્તિ વાળો છું આથી તમે ડોક્ટરી પાડી નાખી પાડી રેડી બીજું બી <laughs> આવા કાર્ય કરો છો કે કે અરીસામાં જોઈને એવું પણ કહેવાય કે હું અનંત શક્તિ વાળો છું અનંત જ્ઞાન વાળો છું હા એ તો કોને કહેવાનું એ તો હોય કંઈ કામ પેલો ચરણ વિધિ કોણ કરે છે આ ચરણ વિધિ કોણ કરે છે ચરણ વિધિ કોણ કરે છે ચરણ વિધિ કોણ કરે છે ડાક્ટર કરે છે તો એમાં બધું આવે છે ને હું અનંત કરે આપણે ચરણ વિધિ કરે ના એટલે ચરણ વિધિ માં આવે છે ને હું અનંત જ્ઞાન વાળો છું અનંત શક્તિ વાળો છું કોણ બોલે છે એ ડાક્ટર જ બોલે છે ડાક્ટર જ બોલે છે એ બોલીને થાય છે પેલા જેવો જયારે અનંત જેવો થઈ જશે એક્ઝેક્ટ ત્યારે છૂટા પછી મોટી ઉંમર નો થાય છોડી દે આ રમકડા જાવ નાનો હોય ત્યાં ફીટ થાય તો હજી રમાડે પછી દે બુદ્ધિ વધી બુદ્ધિ વધી આ સાધુ સંન્યાસ છે તે મારા રમકડા મારે વારી કરાય ચોપડીઓ હશે શાસ્ત્રો હશે બધા રમકડા મને વાંચવાની ગાંઠ બહુ છે એમ કે મને વાંચવાની ગાંઠ બહુ છે પુષ્પામાંથી ઘણા કારણે ટેવ છે બધા એના પકડો અને હું શુદ્ધાત્માથી નાતા રસ્તા પુષ્પા શું કરી રહી છે ને જયા કરું એ ત્યારે આત્મા રમણતા કહેવાય આત્માને રમાડ્યું કે આત્મા રમાડવાનો માર્ગ છે આપણો શું કહ્યું આ રમકડા દમાડે જગત આખું દબાડે છે ચેતન જેવો આત્મા પરમાત્મા એને દબાડે એને આત્મા રમણતા કહેવાય અને આ દેહ દેહ રમણતા ભૌતિક દેહ રમણતા જડથી નિર્મળતા અને પેલું ચેતન નિર્મળતા Thank you. શાંતાબેન કે છે કે આપણે દાદા પાસે શક્તિઓ માગવા કરીએ આખો દાડો કે અમને સંભાળ નિકાલ કરવાની શક્તિ આપો જ્ઞાતા દ્રષ્ટા રહેવાની શક્તિ આપો એ શું કહેવાય એ શું કહેવાય માગે એટલે મળી જાય બે ત્રણ દિવસ થાય પછી આપણને એ થાય કે જે માગો જે શક્તિ મળવાની ના હોય તે યાદ જ ના આવે માગીએ એને યાદ ના આવે પૂજા Tira tercera que dio. Tira un plan puro de química. Y un tipo de serre, subimos. ચરણ વિધિ બોલાયા કરે એની મેળે આખો દિવસ એ શું સારું કઈ બોલાય એમને એમ બોલાયા કરે આખો દાડો બહુ સારું બહુ સારું કારણ કે લક્ષ્યા છે તે વિધિ ની ભજના કરે છે તે રૂપતા વરે શું કરે અને રાતે બધા સુઈ જાય છે શરણ વિધિ કરતા કરતા સુઈ જાય છે જ્યાંથી ઊંઘ આવી ગઈ ત્યાં તરણ વિધિ બાકી રહી જાય પછી પાછું ફરી ઉંમર જાગે ત્યાંથી યાદ આવે જોઈન્ટ થાય કેટલી હશે એવું હાથ વખત જોઈન્ટ થાય અને થાય થઈ જાય ધારો કે ચાલો હું નવી મોટર બાંધું છું એમાં કઈ અડચણ તો છે નહીં પણ મહાપુરુષ ના આશીર્વાદ માગવા સારા નહીં આવું કોઈ સારું કામ કરવું હોય તો તો એમાં માગે ખરા કઈ નવી કઈ નવી વસ્તુ કરતા હોય તો મહાપુરુષ ના આશીર્વાદ લેવા સારા ને જૂની થાય પણ આશીર્વાદ સારા તો તમે કેમ એવું કહેતા કે અડચણ હોય તો જ માગવાનું શાસ્ત્રકાર એટલે સુધી કહ્યું કે પેટા કરવું પૂજીને જવું જોખમદારી આપણી નહીં જોખમદારી આપણી